એ આવો આવો મારા નાના મોટા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સાનવી બા વાર્તા સાંભળે છે આવો આવો સાનવી બા તમે વાર્તા સાંભળવા આવ્યા છો એમને બેસો બેસો અને ધ્યાનથી સાંભળજો ભાઈ અરે વાહ આજે તો જીત અને દૈત્રી પણ ભાવનગરથી વાર્તા સાંભળે છે આ સાનવી બા ને જીત દૈત્રી ને બધા વાર્તા સાંભળે છે આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ વાર્તાનું નામ છે ચંપા અને ડોશી એક હતો ખેડૂત ખેડૂત ને એની પત્ની ગામમાં એક નાના એવા મકાનમાં રહેતા હતા પણ એમને એકેય સંતાન નહોતું એકેય બાળક નહોતું આ પતિ પત્નીને ખેડૂતના ઘરની બાજુમાં જ એક ડોશીની ત્રણ માળની મોટી હવેલી હતી હો સાનવીબા હા અને હવેલીની આગળ બગીચો હતો એમાં રંગબેરંગી ફૂલો ને શાકભાજી ને ફળો થતા હતા બગીચામાં આ ડોસી હતી ને એ તો જાદુઈ શક્તિ ધરાવતી હતી એક વખત ખેડૂત અને એની પત્ની પોતાના મકાનની અગાસીમાં બેઠા હતા ઓ ભાઈ એ વખતે ખેડૂતની પત્નીની નજર બાજુના બગીચા ઉપર પડી સુંદર મજાના ફળો ને મજાના શાકભાજી જોઈને એને તો ખાવાની ઈચ્છા થઈ ગઈ હો એટલે એણે પોતાના પતિને કહ્યું કે મારે આ ફળ ખાવા છે પણ ખેડૂતને તો ડોશીનો ડર લાગ્યો છતાં એ પોતાની પત્નીને ખુશ કરવા રાતે દિવાલ કૂદીને ડોશીના બગીચામાં બેઠો અને ફળો ને શાકભાજી લઈ આવ્યો હો ભાઈ ખેડૂતની પત્નીને પાક્કા ફળો અને લીલા શાકભાજી ખાવાની બહુ મજા પડી બહુ મજા પડી એટલે એને બીજા દિવસે ફરી ફળો અને શાકભાજી ખાવાની ઈચ્છા થઈ ભાઈ કે હજી એ ખાવા છે પેલા ખેડૂતને જાદુઈ શક્તિ ધરાવતી ડોશીનો ડર લાગતો હોવા છતાં પોતાની પત્નીને ખુશ કરવા એ તો ફરીથી દિવાલ કૂદીને ડોશીના બગીચામાં દાખલ થયો એ બગીચામાંથી ફળો અને શાકભાજી લઈ રહ્યો હતો ને ત્યાં જ એકાએક ડોસી આવી ચડી અને એણે ખેડૂતને ગરદનમાંથી પકડો ડોકમાંથી ડોસી તો લાલ ચોળ આંખો કરીને કે બોલ તે મારા બગીચામાં આવવાની હિંમત જ કેમ કરી હું તને કાચો ને કાચો ખાઈ જઈશ તું ચોર છે ડોશીનો લાલચોળ ચહેરો જોઈને ખેડૂત તો ખૂબ જ ડરી ગયો હતો સાનવીબા એણે ડોશીની માફી માંગી જીતભાઈ અને ફરી બગીચામાં ક્યારેય નહીં આવવાની ખાતરી આપી હો દૈત્રી ડોશી શાંત થઈને પછી તો બોલી હું તને અત્યારે એક શરતે છોડી શકું તારે તારું પહેલું બાળક મને આપી દેવું પડશે બોલ તને મંજૂર છે ખેડૂત એટલો બધો ગભરાઈ ગયો હતો કે એને તો તરત જ ડોશીની શરત મંજૂર રાખી લીધી હા હા મને મંજૂર છે અત્યારે જવા દો મને થોડા સમય પછી આ ખેડૂતને ત્યાં એક દીકરીનો જન્મ થયો પણ ખેડૂતે ડોશીને આની જાણ ન કર્યો પણ ડોશી તો જાદુઈ શક્તિ ધરાવતી હતી એટલે એને તો ખબર પડી ગઈ કે ખેડૂતના ઘરે બાળકનો જન્મ થયો છે એ ખેડૂતના ઘરે આવી અને એની દીકરીને લઈ ગઈ આ ડોસી હતી ને એને ચંપાનું ફૂલ બહુ ગમતું હતું તમે ચંપાનું ફૂલ જોયું છે તમારા મમ્મી પપ્પાને કહેજો તમને બતાવશે હો હા ડોસીને ચંપાનું ફૂલ બહુ ગમતું હતું એટલે એણે છોકરીનું નામ ચંપા રાખ્યું ડોશી ચંપાની બહુ કાળજી રાખતી ચંપા હતી એ વળી રૂપાળી આ સાનવીબા જેવી એ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ એનું રૂપ વધુ ને વધુ ખીલતું ગયું દૈત્રીની જેમ એને બગીચામાં રમવાનું બહુ ગમતું જતા આવતા લોકોની નજર એના પર પડતી એ ઘણાની આંખોમાં વસી ગયો ચંપા જ્યારે ખેડૂત અને એની પત્ની ને જોતી ત્યારે હાથ હલાવતી ને હસતી ધીરે ધીરે ચંપા મોટી થઈ એના લાંબા કાળા વાળ એની સુંદરતામાં બહુ વધારો કરતા હતા હો એટલા સુંદર હતા પણ આ ડોશી હતી ને ભાઈ એ ચંપાને પોતાનાથી દૂર કરવા ઈચ્છતી નહોતી એટલે એણે ચંપાને મકાનના ત્રીજા માળના એક ઓરડામાં પૂરી દીધી અને મકાનની ઉપર જવા આવવાના બધા જ રસ્તા બંધ કરી દીધા ચંપાને ખાવાનું આપવા ડોશી જાતે જ જતી એ વખતે ચંપા મકાનની બારીમાંથી પોતાના માથાના વાળ નીચે લટકાવતી ડોશી એના વાળ પકડતી અને ચંપા ડોશીને ઉપર ખેંચી લેતી વાળથી પછી એ જ રીતે ચંપાના વાળે લટકીને ડોશી પાછી નીચે આવી જતી ભાઈ ચંપાને ખાવા પીવાનું કાંઈ દુઃખ નહોતું હો પણ મકાનના ત્રીજા માળના એ ઓરડામાં પુરાઈ રહેવાનું એને જરાય ગમતું નહીં ઓરડામાં એકલી એકલી ખૂબ કંટાળી ગઈ હતી એ તો આથી ઘણી વાર એને રડવું આવી જતું હો બિચારીને એક રાતે ચંપા આ રીતે રડતી હતી ત્યારે એક પરી એની પાસે આવી અને બોલી દીકરી તારે જાદુઈ શક્તિ ધરાવતી ડોશીના ત્રાસમાંથી છૂટવું છે તો સાંભળ થોડા સમય પછી તારી સુંદરતાની વાતો સાંભળીને એક સરસ મજાનો રાજકુમાર અહીંયા આવશે અને તને ડોશીના ત્રાસમાંથી છોડાવશે હો એ રાજકુમાર જ્યારે તારા નામની બૂમ પાડે ચંપા ચંપા એમ બૂમ પાડે ત્યારે તું તારા માથાના વાળ બારીમાંથી બહાર લટકાવજે એ તારા વાળ પકડીને ત્રીજે માળે ચડી આવશે અને એ પછી ડોશી માટે દરરોજની જેમ વળી પાછા વાળ લટકાવજે એને પકડીને ડોશી ત્રીજા માળની બારી નજીક પહોંચશે એજ વખતે રાજકુમાર ડોશીએ પકડેલા તારા વાળને તલવારથી કાપી નાખશે હો ડોશી નીચે જમીન પર પટકાઈને તરત જ મરી જશે પછી તો પછી રાજકુમાર તને છોડાવશે અને એ પછી આ બાજુમાં રહેતા તારા સાચા માતા પિતા પણ તને મળશે હો દીકરી પરીના આવું જણાવ્યા પ્રમાણે થોડા દિવસ પછી ખરેખર એક રાજકુમાર હવેલી પાસે આવી પહોંચ્યો એણે ચંપાને બોલાવી ચંપા ચંપા ચંપાએ પોતાના માથાના વાળ બારીમાંથી નીચે લટકાવ્યા રાજકુમાર વાળ પકડીને ત્રીજે માળે પહોંચી ગયો થોડી વાર પછી ડોશી પણ આવી ચંપાએ રોજની જેમ બારીમાંથી પોતાના થોડાક વાળ લટકાવ્યા હો એ વાળ પકડીને ડોશી તો ત્રીજા માળની બારી નજીક પહોંચીને કે તરત જ રાજકુમારે તલવારથી વાળ કાપી નાખ્યા એટલે ડોશી ત્રીજા માળથી નીચે જમીન પર પટકાઈ અને મરી ગઈ ડોશીના નીચે પડવાનો ભફાંગ અવાજ સાંભળી અને ખેડૂત એની પત્ની બહાર દોડી આવ્યા શું થયું શું થયું શું થયું કરતા ડોશીને મરેલી જોઈને એમને તો ઘણો આનંદ થયો કે હા આ રાક્ષસણી જેવી ડોસી મરી ગઈ ચાલો હવે રાજકુમાર પણ જુઈ આ ચંપાના વાળ પકડીને નીચે આવ્યો ભાઈ હો બધાએ ભેગા મળીને ત્રીજા માળના બારી બારણા ખોલી નાખ્યા ચંપા ઉતરીને નીચે આવી ખેડૂત અને એની પત્ની ચંપાને ભેટી પડ્યા ચંપાને પોતાના માતા પિતા મળ્યા એટલે તો ખૂબ આનંદમાં આવી ગયો પછી તો ભાઈ સાનવીબા આ રાજકુમાર સાથે ચંપાના ધામ ધૂમથી લગ્ન થયા ખાધું પીધું ને રાજ કર્યું બટેટાનું શાક કર્યું તો જીતભાઈ દૈત્રી બેન તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો